એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા પંક્તિબેન વાર્તા સાંભળે છે અને માનવીરભાઈ પણ વાર્તા સાંભળે છે આવો આવો પંક્તિબેન માનવીરભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ટમેટાની ટોપલી <laughs> એક હતું ગામ આ ગામની અંદર દરરોજ એક શાક વાળો પોતાની હાથ લારીમાં ભાત ભાતના શાક લઈ આવે હો શેરીઓમાં મોટે મોટેથી બૂમો પાડે શાકભાજી લઈ લો તાજા મીઠા શાકભાજી લઈ લો ટમેટા કોબી ફ્લાવર દૂધી ને મધ મીઠા રીંગણા લઈ લો આદુ કોથમીર લસણ ને ડુંગળી લઈ લો એ લઈ લો ભાઈ તાજા મીઠા શાકભાજી લઈ લો આમ બોલતો બોલતો જેવો આ શાકવાળો નીકળે કે મંદિરની બાજુમાં રહેતી એક છોકરી એની મા સાથે શાકભાજી લેવા આવે છોકરીનું નામ ટીનું હવે આ ને ટમેટા બહુ ભાવે હો એટલે જ્યારે તેની મા શાકવાળા પાસેથી તાજું તાજું શાક લેતી હોય ત્યારે ટીનું રોજ એક ટમેટું શાકવાળાની લારીમાંથી છાનું માનું લઈ લે ટીનુને તો ટમેટા બહુ ભાવે એટલે એટલે એ તો લઈ લે રોજ એક ટમેટું ઉપાડી લે આ વાતની સેજ પણ જાણ ટીનુની મમ્મીને ન થાય કે ન થાય પેલા શાકવાળાને શાક ખરીદીને માં દીકરી ઘરે જાય ત્યારે ટીનુ બારણાની પાછળ સંતાઈને ટમેટું છાનું માનું ખાઈ જાય હવે એક દિવસની વાત છે ભાઈ પંક્તિબેન રોજની જેમ એ દિવસે પણ શાક વાળો શાકભાજી લઈને નીકળો શાકભાજી લઈ લો મધ મીઠા તાજા તાજા લીલા લીલા શાકભાજી લઈ લો શાકભાજી વાળાનો અવાજ સાંભળીને ટીનું તો રોજની જેમ એની માં સાથે આવી શાકની લારી પાસે માનું કે શાક વાળાનું ધ્યાન નહોતું ત્યાં એક લાલ લાલ ટમેટું ટીનું એ લઈ લીધું દોડીને ઘરમાં જવા ગઈ ત્યાં એને ઉમરાની ઠેસ વાગીને તો પડી બફાંગ કરતા હવે ટીનું પડી ગઈ એટલે એના હાથમાંથી પેલું ટમેટું ઉછળીને પડ્યું નીચે ટીનું તો ઘરમાં પેલા ટમેટાને ઘણું શોધે ઘણું શોધે પણ ટમેટું ટીનુંને મળે નહીં પણ ભાઈ મજા તો ત્યારે આવી કે આ ટમેટું હતું ને માનવીરભાઈ એ ટમેટું એ તો દડતું દડતું દડતું સીધું ગયું રસોડામાં અને બારણાની પાછળ સંતાઈ ગયું હવે જ્યારે રાત્રે ટીનું સૂઈ ગઈ ત્યારે એ તો છાનું માનું કોઈને અવાજ ના સંભળાય એમ દબાતા પગલે બારણાની પાછળથી બહાર નીકળું ટમેટું તો ટીનુના ઘરના બારણા ખોલીને પહોંચ્યું સીધું ફળિયામાં ફળિયામાં પહોંચીને એ તો ફળિયાની ઝાપલી ને દરવાજો ખોલી ને સીધું ગયું પેલા શાકભાજી વાળાના ઘરે શાકવાળાના ઘરે ગયું ટમેટા એ જઈને શાકભાજી વાળાના ઘરના બારણાની સાંકળ ખખડાવી હો શાક વાળો તો ઘસ ઘસાટ નસકોરા ઢસડતો ઢસડતો ઊંઘતો હતો બારણાની સાંકળ કખડવાનો અવાજ આવ્યો એટલે એ તો જાગ્યો બારણું ઉઘાડીને જોયું તો કોઈ દેખાયું નહીં પછી તેને એક છીક આવી આ છીક ને જેવી છીક આવી ને નીચા નમો કે બારણામાં તો પેલું ટમેટું ઊભું હતું ટમેટાએ શાકવાળાને બધી માંડીને વાત કરી કે પેલા મંદિર પાસે રહેતી ટીનુ નામની છોકરી તમારી ટમેટાની ટોપલીમાંથી દરરોજ એક ટમેટું લઈ લે છે આજે મારો વારો હતો પણ હું ગમે તેમ કરીને એના હાથમાંથી છટકીને તમારી પાસે આવ્યું છું શાકવાળાએ તો પેલા ટમેટાને વાલથી પોતાની હથેળીમાં તેડ્યું અને મૂક્યું ટમેટાની ટોપલીમાં બીજા દિવસે પેલો શાકવાળો ગામમાં શાક વેચવા નીકળો શાકભાજી લઈ લો મધ મીઠા શાકભાજી લઈ લો શાહકવાળાનો અવાજ સાંભળીને ટી ટીનું તો દોડતી દોડતી બહાર આવી હવે ટીનુંને કે મમ્મી અને શાકવાળાનું ધ્યાન નથી ત્યાં હું ટમેટું ટોપલીમાંથી લઈ લઉં જ્યાં ટીનું એ ટમેટું લેવા ટોપલીમાં હાથ નાખ્યો કે ટોપલીમાં રહેલા બધા ટમેટા એક સાથે બોલ્યા શાકવાળા ભાઈ શાકવાળા ભાઈ સાંભળો આજે તો અમે બધા ટોપલીના ટમેટા ટીનુના ઘરે જ જવાના છીએ કેમ કે ટીનુને ટમેટા બહુ ભાવે છે આમ દરરોજ એ છાનામાના ટમેટા લઈ લે છે એના કરતાં અમે જ ટીનુના ઘરે જતા રહીએ પછી ભલે ને ટીનુ અમને અને દરરોજ એક એક કરીને ખાય આમ છાનામાના ટોપલીમાંથી એક એક કરીને લે એ તો ચોરી કરી કહેવાય ટીનુને કોઈ ચોર ના કે એટલે અમે બધા ટમેટાએ નક્કી કર્યું છે કે ચાલો આપણે ટીનુને આખી આપણી ટમેટાથી ભરેલી ટોપલી જ આપી દઈએ ચોરી કરવી એ તો બહુ ખોટી વાત છે પછી ભલે ને આપણને કોઈ વસ્તુ ગમે તેટલી ગમતી હોય કઈ ચોરી થોડી કરાય હે હે ટીનું ચોરી તો ના જ કરાય ને તારે ચોરી કરવી એના કરતા અમે જ અમને આપી દઈએ ટોપલીના ટમેટાઓની આ વાત સાંભળીને ટીનું તો ચોંકી ઉઠી અને તેને તરત યાદ આવ્યું કે અરે હા આ તો હું ટમેટાની ચોરી જ કરતી હતી ટીનુને હવે આ વાત સમજાણી કે જુઓ તો ખરા હું રોજ ચોરી કરતી હતી પછી તો ટીનુએ બધા ટમેટાની શાકભાજી વાળાની અને પોતાની માનીએ માફી માગી કે હવે ગમે તે થાય મને ગમે એટલું ટમેટું ખાવાનું મન થાય તો પણ હું ક્યારેય ટોપલીમાંથી ટમેટું ચોરીશ નહીં અરે ટમેટું તો શું પણ ક્યારેય કોઈ વસ્તુ કોઈને પણ પૂછ્યા વિના ક્યારેય નહીં લઉં કોઈને કીધા વિના છાના માના પણ કોઈ વસ્તુ લઈ લેવી એ પણ ચોરી જ કહેવાય એની ખબર તો ટીનુને આ ટમેટાએ જ પાડી હો માનવીરભાઈ ટીનુએ પછી તો માફી માગી એટલે બધાએ ટીનુને માફ કરી અને પેલા એ ટીનું એક મોટું લાલ લાલ ટમેટું સાવ મફતમાં ખાવા માટે આપ્યું ભાઈ પછી તો ટીનું ક્યારેય ટમેટું ચોરતી નહીં હો તો ભાઈ પંક્તિબેન માનવીર ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો